બેસવાની વાત નથી શું કહ્યું આ ધન્યસ્ત મંત્ર છે તું તપાસ કરજો ધન્યસ્ત મંત્ર એટલે જે જેને સંસાર જોડે લેવા દેવા નથી એ લોકો માટે આપણા આચાર્ય લોકો એમના એક જ મંત્ર બોલવાનો આ તો મારે હું કઈ તમે સ્વીકારો ના સ્વીકારો હું કઈ શિષ્યો ખોરા નહીં બેઠો હું તો આ એમનો શિષ્ય હું છું આ બધા કીધું નથી હું કેવા માંગતો નથી મારે કઈ સાથે નિસ્બત નથી એ બાબતમાં કઈ વાત કરી નથી મારે એ કોઈ નિસ્બત એટલે કરવાની ના ના હું આપને ક્યાં ઠીક લાગે ચાલો જય થઈ અમારી સહજ ક્ષમા હોય ભૂલ કોની નહીં હોય બાર તો અમારી સહજ ક્ષમા એટલે કરવી ના પડે અમારે કહેવાની ફરજ છે વ્યવહારથી મારે કેવું જોઈએ ને આપણે એ બરોબર છે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 हाँ और अजर अमर है हाँ अजर अमर है और जिंदा जिंदा है कि ऐसे जड़ है जड़ चेतन है कि जड़ चेतन अचेतन के जो पार है उसको चेतन ચેતન એ ચેતન થી પાર છે ચેતન અને અચેતન થી પાર છે ऐसा है હા चेतन अचेतन से पार इससे पार तो कोई चीज नहीं है वही है वो नहीं जो नहीं है कोई चीज नहीं है जो एक्सट्रीम पॉइंट है वही हो सकते है इनसे भगवान खुद चेतन है भगवान खुद ही चेतन है समझे ना? चेतन है तो फिर आपने अचेतन कभी नहीं है आपने कभी चेतन कोई देखा है चेतन कोई देखा है चेतन तो देखा नहीं है, लेकिन वो जो सेंसेशन चेतना की जो सेंसेशन है जो चैतन्य है સેન્સેશન જે થાય છે ચેતન જોયું નથી हाँ પણ જે સેન્સેશન થાય છે એ ચેતન છે આ શરીરને સેન્સેશન થયું તો ચેતન થી થયું એમ કે तो ये इसमें चैतन्य और चेतन हम तो ये चैतन्य जिसमें जिसमें चैतन्य है वो चैतन्य जिसमें हाँ, चैतन्य है वो चैतन्य है इसको तो मगर चैतन्य बोलेंगे ये जो चीज होगी ये चैतन्य नहीं तो कि- किधर चैतन्य आपने देखा है चैतन्य जो किधर किधर है all the source of animals animals मनुष्य में है कि नहीं मनुष्य हो गए ना एनिमल मनुष्य में हाँ, आते हैं। हाँ। બધા જીવોમાં ચૈતન્ય છે हाँ God is in every creature whether visible और इनविजिबल ये चैतन्य सबके अंदर है બરોબર અને वही वही भग- परमात्मा है समझे ना और चैतन्य वो आपने खाना खाया तो कौन उसको पचाता है डाइजेशन होता है ना जो हाँ होता है खाना का इसको कि- कौन करता है ये हमारे ही संसार डाइजेस्टिव सिस्टम करती है હા પણ હું ડાયજેસ્ટિવ સિસ્ટમ કરતી है પણ कैसे होता है वो એ કહે છે કે આપણી જે પચાવવાની શક્તિ છે એનાથી થાય છે चेतन कुछ नहीं करता ना इसमें ચેતન કરતા है कुछ इसमें चैतन्य है तो ज करता है ना ચૈતન્ય છે તો જ થાય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 मिलना चाहिए उसको कुछ मिलता है मालिक बॉस मालिक तो है को तो पगार देगा। हाँ मालिक कौन पगार दे सकता मालिक मालिक पगार देगा એ કે છે માલિક છે માલિક ને માલિક ક્યાં પગાર આપે તો માલિક છે ને तो दूसरा का मालिक कौन है दूसरा आदमी का उसका चैतन्य उसका चैतन्य એનો માલિક और रिचार्ड का વૃક્ષ ઉસકા પણ એમ જ બધાનું એક જુદું જુદું છે બધાનું બધાનું બહુ છે સમજી ઝઘડા કોણ કરતા હે સંસ્કાર હે ઓઈ સંસ્કાર છે સંસ્કાર મનુષ્યના સંસ્કાર છે એ સંસ્કારથી ઝઘડા થાય છે પોતે જ નકા નહીં उसमें चेतन कुछ काम करता है उसमें कुछ चेतन नहीं कुछ करता है तो कहाँ से आया क्रोध मान माया लोग होता है चेतन का है कि जड़ का है क्रोध मान माया लोग राग द्वेष जो होता है मनुष्य को वो कहाँ से आता है कैसे होता है वो स्वभाव से आता है स्वभाव संस्कार संस्कार से बनता है वो स्वभाव से आता है અને स्वभाव संस्कार से होता है किसका स्वभाव जो भी जिसका जो चेतन का स्वभाव है चेतन ये जड़ का स्वभाव है चेतन का नहीं ना बॉडी का स्वभाव બોડી કા સ્વભાવ हैं?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 ને કૃષ્ણને ચલાવવું છે તો પછી ચિંતા આપણે શાના માટે કરવાની भगवान ने चिंता करने की ना बोला है पर चिंता करता है वो भगवान का आरोपी है आपका नाम क्या है જય કિશોર जय किशोर आप खुद जय किशोर है आप कौन है आप खुद जय किशोर है हम कुछ जब आए थे तो हमारे पास नाम नहीं था ये तो ये पार्सल का नाम रखा गया એ પાર્સલ છે એ પાર્સલ એનું નામ રાખેલું છે આઈડેન્ટિફિકેશન માટે આ નામ રાખેલું છે हाँ पर आप खुद कौन તો આપ ખુદ કોણ કે પાર્સલ का नाम जय किशन बरोबर जब जड़ है तब पार्सल है जब छूट गए तो हम हाँ वो बरोबर जड़ का नाम जय किशन तो आप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 क्या फायदा मिला अभी तक कोई सुख मिला आधे आधुरी कोई चले सुख जावे मिला नहीं अभी तक हाँ आधुरी चले जावे नहीं चले जाने की बात नहीं है शरीर को छोड़ के आधुरी में चले जावे क्या? नहीं नहीं कष्ट શરીર શરીર છોડીને તું ચાલો જાઓ જલ્દી જલ્દી એમ કહે છે અધૂરામાં અધૂરો કરો जाने की जरूरत नहीं समझो दादा क्या बोलता है जाने की कोई जरूरत नहीं है जाने की जरूरत नहीं और जो अपना है अपनी पास रखो और दूसरे का दूसरे को दे दो अपने जुदा समझने का जैसा दो भाई जुदा पड़ता है ऐसा जुदा करने का बाउंड्री समझे ना?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 ये सुख दिखाता है वही कल्पित है सच्चा सुख एक सेकंड आ फिर उसका अंत ही होता है सनातन होता है सच्चा सुख सनातन होता है इटर्नल होता है एक तरह प्राप्ति हो गई फिर कोई हरकत नहीं होती ऐसा Thank you.